પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમનાથ બે હજાર ચાલીસ ને એક સુધી પઢલે મંગળવાર તારીખ પાંચ છ સૂર્યાથી મૈયાની સત્તરમી વચનામ બદલ ચાલુ નમો નમઃ પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ પંચ વિષય નો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષય નો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વર નું મહાત્મ છે ને પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે એનો ભાવ એટલે આ મહાત્મા ને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તો વિષય નો અભાવ થાય આપડે ક્યાં છે દેખાતું નથી દેખાતું નથી એવું ગયું એ તો બીજું લીધું હતું તમે હાથો પાડો જ ને આ એટલા વાના લખ્યા એને ઠેકાણે બીજા લખ્યા હોય તો તમે આ પાડો કે નહીં વચનામૃત માં ના પાડો તો પછી સમજ્યા છે ત્યાં એમ નો કહેવાય આ તો વચનામૃત માં આવ્યું એટલે આપણે આ પાડીએ છીએ ને સમજીને તો નથી આ પાડતા અનુભવ માં આવે એ વિચાર તો કરવો જોઈએ લોકો કેમ જોશીભાઈ શું પ્રશ્ન કયો શું ઉત્તર કયો છો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ એ પંચ વિષય નો અભાવ કેમ થાય આટલો જ પ્રશ્ન થાય કેમ હવે એના ઉત્તર માં આ તો શ્રીજી મહારાજ બોલે અને બીજો કોઈ કઈક હોશિયાર હોય નક્કી કરતો હોય સરસ બોલે તો એમ કહી ના પણ સરસ બોલે છે એમ કહ્યું છે ત્યારે આપણી બુદ્ધિ તો પગી નહીં ને કે આપણને ભગવાનની બુદ્ધિ આવી એનો ઉપયોગ કરવો ન કરવો મૂકી રાખવી આ બુદ્ધિ વિચારવા જેવી આ દેહ ભગવાને આવ્યો સાથે બુદ્ધિ આપી અને કોક નું નામ બતાવીને આપણે વાતું કરીએ આપણી બુદ્ધિ નો આપણે ઉપયોગ કરતા નથી ખબર પડે છે એમાં કહું છું એમાં મહારાજે કીધું એટલે સાચું એમ નહીં પોતાના અનુભવ માં દેખાવું જોઈએ નહીં અનુભવ પછી ની વાત છે બુદ્ધિ તો વાપરવી જોઈએ ને અનુભવ એક વાતો જે ત્યાર પછી આવે કઈ પેલો અનુભવ થાય કોઈ દેખાય પ્રયત્ન કરવો જોઈએ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન જુદી વાત છે પેલું જે લખે છે આની હવે ભીત છે કે નથી બેસતું એ પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરવો અને ત્યાં મહિમા વાળા શું કરે ખબર આપણે એમાં શંકા નો કરાયો આપણે એમાં શંકા નો કરાય એટલે એનો અર્થ નિષ્ઠા નથી એ કેવો મૂર્ખાઈથી વાત કરે કારણ કે આને જરાય કારસો દેવો નથી ને સમજવું નથી એટલે બોલે કેમ જોશીભાઈ શું બોલ માણસ હાલ્યા કરે છે અને એને નિષ્ઠા માને હાલ્યા કરે એ નિષ્ઠા છે એ નિષ્ઠા છે શું આવડા દિવસ તો દિવસ રાત્રે તો રાત્રે તલવાર છે તલવાર એ તલવાર ને લુગડું કહે લુગડું એવું દ્રષ્ટાંત દઈ અને બુદ્ધિ ની જડતા ને મજબૂત કરે શું બુદ્ધિ ની જડતા ને મજબૂત કરે દેખાશે એટલે એવો અર્થ નથી લુબડું લુબડું દ્રષ્ટાંત દીધા કરો સુરા ખાતે જેનું દેવું હોય એનું દેવું પણ તમે જળ બનો છો જે વસ્તુ ઉપરે એમાં તરત પોતાની બુદ્ધિ પ્રવેશ કરી જવી જોઈએ વ્યાજબી ગેરવાજબી પણામાં પછી એમ દેખાય કે આ મહાન પુરુષ છે માટે સમજીને કેતા પછી આવ્યો એટલે એટલે આપણ ન જોયું પાસે બુદ્ધિ વાળા ની વાત ધ્યાન જેની તેની નથી હા આ તો પાછા તમે બધે એને બેહારો એ ક્યાંથી ચાલે એટલે હું નાસ્તિક છું એટલો જ્યાં તમે બધા આસ્તિક છો વિચાર કર્યો એમ અહીંયા પ્રશ્ન આવ્યો પંચ વિષય નો અભાવ જયારે થાય તો આમ હોય તો એનું પછી એવું નિરાતે મગજ નિહારે એનાથી આ થાય કે ન થાય એમ કોઈ મેળવે તમારા જેવા મહિમા વાળાની વાત નથી થોડોક નાસ્તિક ભાગ હોય ને ત્યારે આ મેળવાય મેળવાય નહીં કોઈ જો આ ગ્રસ્ત છે બધા એ આ લુગડા ને સાધુ માન શકતી બીજું કઈ બોર્ડ માર્યું હોય કે આ મંદિર છે એટલે બધાને નક્કી થઈ ગયું કે આમાં ભગવાન છે અને બધા ભરવા રહેતા હોય એટલે મંદિર હોય ને પાછું આજ તો બુદ્ધિ પુગાડવી જઈ ન પુગાડવી જઈ ભાઈ મારા જ આજ્ઞા મારા જ આજ્ઞા એ આપડે બહુ હોય એમ હવે આજ્ઞા ને તું ક્યાં સમજે તો મહારાજે શીખવાડ્યું અને કઈ કાંઈ બેસો કોઈ નો બેસો શીખવાડે આ બધે હયા હોય અમારા દર્શન થતા હોય પણ પાછળ જો ક્રિયાદિત છે કે દેખાતા હોય અને અમે કઈ કાંઈ બેસો તો ન બેસવું એવું મહારાજ કહ્યું છે મહારાજે નાસ્તિક થવાનું કહ્યું છે પેલું નાસ્તિક થવું જોઈએ પછી આસ્તિક થવાય આ તો મારા વાલીડા ધરાય મગજ ને કારસો આવવા દેવો નહીં એટલે આય હાજી કે તમારા જેવા ભક્તો ને વિચાર કરવા જેવો છો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ પંચ વિષય નો અભાવ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષય નો અભાવ થયા નું મુખ્ય સાધન તો પરમેશ્વર નું મહાત્મ છે એટલે શું ને હવે સમજ્યો હતો તો સમજણ કોણ સમજણ માં તો ખાલી આયા કરી કેટલી અટક્યા વાંચતા અટક્યા ખરા બંધ બેઠું ન એટલો વિચાર આવ્યો હવે આપણે કેટલા પાછા છીએ ને એનું આ તો માફ કરવું તરત નો યાદ આવે આયા કઈ આયા કરનારા ને આ હું નથી એ ત્રણ જણા ત્રણ વાના અને કોઈ જ્ઞાન થતું નથી આ હું નથી ત્યાં ભણનારા ભણાવે હું કરતો હોય ને જ્ઞાન જ ઠીક કહ્યું હો ઠીક કહ્યું આ હું નથી ભગવાન બોલતા હોય આ હું નથી એને વિચાર પૂર્વક લગાડવું કહેવાય આ તો મુક્તાન ને પૂછ્યું મહારાજ બોલ્યા ત્યારે આપડે હા બરાબર ઠીક વિચાર બોલી એ તો નાસ્તિક પ્રવાહ ને એટલે ન બોલાય સમજો છો હું તમને એમાં અમે કહીએ તો ચીરકારી થવું જો લખ્યું આ નો પાડી શીખવું છે નથી શીખવું નાસ્તિક થવાનું મહારાજે શીખવું જો ત્યારે આપણે એમાં આસ્તિક માનીએ આ મહિમા વાળા હોય ને એ આપણે શંકા નહીં કરવાની આપણે નહીં કરવાની હો એટલે જ્ઞાન જ થાય નહીં કોઈ નહીં એને કોઈ નહીં જ્ઞાન ન અમને સમજાય તમને હું કહું શંકા અને ભગવાન એની ઉપર જોઈએ એટલા રાજી ન હોય જોઈએ એટલા રાજી બિચારો જાણે આવો છે ને હવે આમ આયા ગઈ એટલે હારો એટલું ભગવાન રાજી થાય કઈ એની ઉપર પૂરા રાજી ના હોય નકરું આયા કરે અટકવું જઈ ન અટકે જાણીથી હું બહાર બેઠો ઓલી માંથી કોઈ બાય આવતી હોય એ કોને ઓલું પડે એટલે હું કહું એટલે કરવું પડે ગુરુ કે એમ કરવું પડે હો નાસ્તિક ભાવ ત્યાં તપાસ તો કરવો જોઈએ અને શ્રીજી મહારાજે પોતાની ઉપર જ વાત કરી જો અમે કઈ કઈ બેસવું કોઈ ન બેસ અને અમે કુરાજી થતા હોય તો અમને કુરાજી કરવા અને રાજી ન કરવા જો આ બધું શીખવાડ્યું સ્વામી પૂછે શ્રીજી મહારાજ કહે ભગવાન નું મહાત્મા સમજે એટલે વિશે નિવૃત્તિ પામે ભગવાન નું મહાત્મા આપણે નથી આમાં કોઈ સમજતા એટલે નિવૃત્તિ થઈ ગઈ ને અને થતી નથી તો કઈ સમજણ માં ફેર જેવું નક્કી કરી રાખવું જોઈએ ને ત્યાં કઈક આશીર્વાદ દેજો એટલે થઈ જાય આશીર્વાદ માં ગયા જમવા ટાણે માગવા જોઈએ ને આ જમવું ન પડે આશીર્વાદ દો એટલે ભૂખ મટી જાય પણ એવા કોઈ ન માગે લ્યો એ આશીર્વાદ કોઈ ન માગે લ્યો પણ ભણેલા બેઠા હોય તો અહીંયા કઈ કહું છું અક્ષર અક્ષરધામી હમું જોઈને કહું પણ આનો કોઈક વિચાર કરે તો ખબર પડે નહીં તો પરમેશ્વર છે પરમેશ્વર પરમેશ્વર જેવી તો કોઈ વસ્તુ સુખદાયક નથી પરમેશ્વર જેવી વસ્તુ કોઈ સુખદાયક નથી એથી કોઈ બીજી વસ્તુ અધિક નથી એનું જયારે જ્ઞાન થાય કે આ વસ્તુ આવી છે તો પછી વિષય છે તો આ દુઃખ થાય એટલે હલકા છે તે જે અનુચિત થઈ જાય એમાં કોઈનું સમજાય તો એ જ મારે કેવું છે નકલું ભગવાન ની આયા ન હોય ભગવાન પેલા ઓળખાવા જોઈએ કે આ વસ્તુ કઈ છે ને આ વસ્તુ કઈ વિષય એટલે કોણ છે અને ભગવાન એટલે કોણ છે આપડે જાણ્યું નથી ને કોઈ માથું હલાવવા શીખ્યા છે હશે એવું આ બુદ્ધિ વાળો હોય સમજી જાય મારી વાત હા વાત મારે એ કેવું પેલો આને ઓળખવો તો જોઈએ ને ઓળખે છે જ કોણ લ્યો આ બધા પોતાની બુદ્ધિ થી આમ કાઢી લે અને બધે રાડ્યું નાખે અમારી આગળ આવે તમે માનીએ નહીં માની તો આવે આપણું સાંભળે જ નહીં છે પણ ક્યાંથી સાંભળે તમારું કદું શું અત્યારથી ભાઈ માણસ અક્કલ માં કોઈ અધોરો નહી શું અક્કલ માં કોઈ અધૂરો નહીં અધૂરો ક્યાં હોય ખબર પૈસા જેટલા મળે એટલા શાંતિ હજી જોઈએ હજી જોઈએ હજી જોઈએ અને અક્કલ માં તો મારા જેવો કોઈ ડાયો નહીં મારો ઘેરે બધી પડી હું બધું સમજુ જોજો એટલે રેડું નાખે અક્કલ માં અધૂરા ને ઓલામાં પૂરા એમાં તો સમજો ને તમે અક્કલ માં અધૂરા નહીં હવ હવ ને મન હવા હે સભા જોવાશે ઓછા નહીં બોલો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષય નો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વર નું મહાત્મા છે મુખ્ય સાધન એટલે કૌણ જોઈએ હવે બતાવે અને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે ગમે એવો વૈરાગ્ય હોય પણ ગૌણ કહ્યું તો ગમે એવી આત્મનિષ્ઠા હોય ગૌણ કહી દો બોલો તે મહાત્મા તે શું તો જે ભગવાન તો જે ભગવાન ની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે પૃથ્વી સર્વને ધારી રહી છે સમુદ્ર મર્યાદા નથી લોપતા ઔષધિઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ને કરે છે અને જેની શક્તિ કાળ છે માયા છે પુરુષ છે અક્ષર છે એવી રીતે જે ભગવાન ની મોટપ ને સમજતો હોય તેને જગત માં એવું શું પદાર્થ છે તે બંધન કરે તે કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં ભગવાન નું માહિત સમજે છે એવું સમજો છો ને બરાબર બધા બધા નું કઉ બોલો ના કયો છૂટી જાવ હાલે ના કહીશ બધા છૂટીને એ હોશિયારી છે ને ના કહીને છૂટી જાઉં એ પણ એક હોશિયારી છે એટલે અક્કલ બરાબર એમ છે કે આપડે બરાબર ના કહીને છૂટી જઈએ ને એક બાજુ મેળ પડે આપણે આ માર્ગે ગુંડા ઉતરતા જ નથી અને ઉપરથી ડામાડોળ કરીએ લખે શા માટે ગમે તેવો વિદ્વાન હોય તો અધોગતિ ને પામે છે એનું કારણ શું કારણમાં શું બતાવ્યું અધોગતિમાં ભક્તિ અને સત્સંગ વિના અધોગતિ પણ વિચાર કરીને હજુ વિચારવું પડ્યું ને પછી બોલ્યા તરત યાદ નથી આવ્યું એટલે નક્કી નથી કરી રાખ્યું એમ નથી જ ને હોય વાંચ્યા પછી એનો વિચાર કઈ થોડો કર્યો આપણે જ્યાંથી આવ્યા ત્યાંથી હવા શેર થવાની મહેનત કરીએ કોઈ કોણ શેર થઈ એવું તપાસ્યું નવા નવા હશે ને એ હવા શેર કે છે આપડે બુદ્ધિ વાળા આપડે આપડે સમજીએ હાલો સ્વામી સમજાવી દઈ એટલે સ્વામી કોણ હશે અને આવડા હવા શેર છે તાજા તાજા તાજા એને જતો હોય હમણાં ઓલા અમદાવાદમાં એમાં ઓલા પગથિયામાં બેસું જ્યાં વાછણા નવા વ્યાણેલા હોય ને એવડા એ બધા આંટા મારતા હોય એકબીજાને ઢીકું લે આમ એવા ઠેકડા મારા મજાના તો હું જોયા કરું મેં મારા પશુ છે જાણી જાણી એક વાછડો હતો કાયમ ઢીકું મારા બધા ગાધા બધા કરે આપણે એમાં ફેર નથી હોય બોલો પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે તે મહાત્મ કશું એવી રીતે જે ભગવાન ની મોટપ ને સમજતો હોય તેને જગત માં એવું શું પદાર્થ છે તે બંધન કરે બંધન કરે એટલે રોકે ભગવાન ના માર્ગ માં રોકે એવું કયું પદાર્થ કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં કાજે એને તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે ભગવાન તે આવા છે અને આવો એ ભગવાન ના ભજન સ્મરણ કથા વાર્તા ને વિશે માલ છે અને અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ સંબંધી સુખ તે આવું છે તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે જ્ઞાન વાળા ભક્તો હોય ને મહાપુરુષો બહુ સરસતા હોય આપડે માફ કાઢી રાખવું હા અક્ષર નું સુખ છે આવું છે ગોલોક નું છે આવું છે વૈકુંઠ આવું છે અને મારા વર્ણન કરે ત્યાં હસવું આવે કેમ ખબર પડે કે આવું છે અરે એને ખબર પડી ગઈ હોય બધી અહીંયા વાતો કરે ને એવડાય એમાં એ અમારા ખાખરિયા પ્રદેશ માં બહુ છે બહુ વાતો કરે મગન બાપા તો તરત જ ઉપડી જાય એકદમ હો એવું હસવું આવે ને એમાં તમે એને સમજાવો તો કાને લાગતી નથી અને જ્ઞાન નથી બીજું બોલો એટલે જ્ઞાન નથી સત્ય ભગત આપણને મળી જાય સમજ્યા તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ છે આવું છે જો આ વાત આવે ને ત્યારે જોજો જ્યાં જ્યાં ઉપાસના ઉપાસના ની વાતો થતી હશે જ્યાં ગોલોક વૈકુંઠ કે બીજા ધામ એને ઓળખે નહીં ભગવાન ના ધામ ને ઓળખે નહી એક બોલવા સુધી ગયું પછી કહે છે કે ત્યાં બૈરા અહીં બૈરા નથી ગયો હવે અહીંની વાત મારા ત્યાં બે મારી વાત અને જ્ઞાની છે પોતાને કારણ કે બીજીને ખબર નથી ચર્ચતા આવડતું નથી એટલે મારા બૈરાના વચમાં કાલે મારી ત્યારે રાધા કે લક્ષ્મી હોય એ આઈના બૈરા જો બૈરા છે ત્યાં કહું છું ને પૂરતો પૂરી ઓલા કઈ ભગવાન દાદી તો આભો રહ્યું પણ સિંહ હડીને કરાવે કોપ વખાણ કરતા આવડે છે ભાઈ એ કોણ ભાઈ જાણે ગામડામાં બોલે ને કોકીને વાંકે ધણી નો ખાટલો ભક્તો પોતાના ઈષ્ટદેવ ને કઈ કરાવે બહુ નહીં પણ એ જગત ના દ્રષ્ટાંત બરાબર બરાબર બોલો લ્યો અને સ્વર્ગ નું સુખ તે આવું છે તથા રાજ્યાદિક નું સુખ તે આવું છે એવી રીતે એ સર્વ ના સુખ નું અનુમાન કરીને ભગવાન ના સુખ ને સર્વથી અધિક માનીને ભગવાન ને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે જે ભગવાન ના ચરણાર વિંદ થી પાડે કોઈ ના પાડે જેમ પારસમણી હોય તે કોઈક લોઢા ને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણી નું કર્યું પણ લોઢું થાય નહીં એમ એવું જેને ભગવાન નું મહાત્મા જાણ્યું છે તે ભગવાન નો પાડ્યો પણ તે ભગવાન ના ચરણ અરવિંદ થી પડે નહીં તો શું બીજે પદાર્થ કરીને એ પડે ના પડે ઓલા બીજા તો બધા મળી છે ભગવાન નો પાડ્યો ન પડે ભગવાન ના માર્ગ એ કેટલી સમજણ તૈયાર કરવી પડે ભગવાન બોલ્યા એક હું જ અહીં બેઠો માનો તમને બધાને મારો મહિમા હોય અને હું કઈ કયા કરું એટલે આયા કરો છો ને શું આયા કરો છો બીજું સમજીને આયા કરો આયા શેનું કરો આપણે અંદર વિચાર કરો ને કઈ દેખાય આ જે હાય હા કરો છો એ કોઈ મહાત્મા જાણતા નથી મહાત્મા જાણ્યા વિના કરો છો માપો નહી તમે એટલે હું કરીએ હશે કોક તો આપણે કઈ ના કહેતા નથી અને એ ભગવાન ને ભજતા હોય એવા જે સંત એનું પણ એ બહુ મહાત્મા સમજે ભગવાન નું તો સમજે એવા મોટા જે ભગવાન જેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા આપણે વાંચી જશું વાત કરશું એવા નવા મુખ્યો આવે છે તમે આવી વાતો કરો છો ને વાળી જાય સુધારી બતાવું કેવી રીતે ઓલાને થાય જોઈ પછી થોડા દાડા નો કોને અને વળી બોલ્યો નતો એ આવું પડ્યું ઘર્ષણ એ વાંક કેનો તમારો જૂના નો બધા એને આ તમે કેદી સમજાવ્યા વિચાર કરો એટલે બધો તમને તમને બધો પંચ્યો થયો અને તમે તમે દુખ્યા નારાય તો એને આતુર ભાવ ની છાપ મારી આપણે દૈવી ભાવ ની છાપ રાખી મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે બહુ મોટા છે જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાન નું મહાત્મા સમજતા હતા તો પોતાને કઈ દાપણ નું માન ન રહ્યું ને ગોપીઓના ચરણ ની રજ ને પામવાની ઈચ્છા અને વૃક્ષવેલી નો અવતાર માગ્યો જેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગ ને વેદ ની કૃતિ ખોલે છે તે ભગવાન ને જે ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી તેમ એવા ભગવાન ના સંત હોય તેને આગળ માન કેમ રહે જો એ બધા એકબીજાનો મહિમા જાણતા હતા તમારે ઘરે શું આવ્યું જો આ જૂના હશે ને એ નવા ને નહીં આવડે એને મૂર્ખ કરતા હશે એની જડતા ચારવા હતું વાત કરતા છે હું તો યાદી આપું છો તમે રાખવું રાખજો ન રાખવું કઈ અને જૂના સંતો હતા એ બેસીને સમજાવતા મારા અનુભવ આ બધા નવા નથી તો કે આવો વાતમાં આવે તેમાં તો એ તમારો ગામડા ધોકો બરાબર પણ હું કઉ છું આને એને શીખવાડ્યું અને પછી આવો તમારા છોકરાઓને તમે વાપરવા જ આપો બધી બજાર રખડે પછી ઓલા કે છે કારખાને જા બીજા તો એને સમજવું રાજી થવું જોઈએ આ સંસાર માંથી નીકળી બિચારો અહીંયા આવ્યો લે એને બેહારા સારી વાતું કરો એટલે આવડા નો વાંક જ એને હુકમ કરો એ અહીંયા

તમારી આ ભાષામાં કામ કરવું હોય ને ત્યાં હાલે તમારું કરે આમાં આમાં તો બધું માગતું હોય ચારે બાજુ સમજાવે ભગવાન આગેવાનો મોટા જૂના કોઈ દી સમજાવી દરેક સાધુ નો આ મંદિરો ખાડે એમાં ગયા છે ને હું એ કહ્યું કોઈને પેલો આવે તો હારા લુગડા પહેરાવે બેટરી લઈ ગઈ પહેરાવી દે એવું કથન રહેતો છે એની લલો ટોપો રાખ્યો અને હાસી પાડ્યું તો નહીં જે કોઈ આમાં આગેવાન હોય ને એનો મળે જૂનો નો જ વાંચશે નવા નો કોઈ જ વાંચશે નવા તો બિચારા દર્દી આવ્યા છે જેમ કે એમ કરશે અને એમ ગરદા ન કરે તમારે કાઢી મેળવાનો હક તો આવડા એને કાઢી મેળવાનો હક છે ને એનો વાંક પણ એવા શીખવું જોઈએ ને એવું અમારી બાજુ મનનું ધર્યું છે હુકમ કરતા આ નિશાળે શિક્ષક હું અઘરું હવે તો હેલું છે કોઈ કોઈનું પૂછતું નથી શિક્ષક જન્મે શિક્ષક બનતો નથી કોઈ હવે તો નગરા બને કોઈ જન્મતો જ નથી એની જન્મ થી રીતિ જેવી હોય બીજાના બતાવવા શીખી જાય શિક્ષક કહેવાય તમારે ઘરમાં જો આ બૈરા આવે પારકા ઘરના એમાં કોઈક શિક્ષક થઈને આવે આમ અને કેટલીક થી હવે તો કાઢી મૂકીએ ન શકો કારણ કે સરકાર આડો કરે અને ઓલો ધણી તો હાવ નીંદડી થઈને બેઠો હોય ન્યા કરવું કઈ ન બોલી હવે ન્યા ગયો કેવાય ધણી કેવાય ધણી પણ ધણી ઉયું હોય આ તો ઈ માર્ગ બતાવે એમ આવડો હાલે જગનભી જગત માં તમારે આ બધા વિચાર કરવા જોઈએ એમને હરીમલો ન મરાય બાપા જોશુભાઈ અને અમને તો આમ ખુલ્લું દેખાય અને મારે કેવાનો અધિકાર રહ્યો થોડો બોલું બીજું કરતા કરશે હું નહીં જાણતો તમે કહો તો જાણો એ મારા ધ્યાન કે આ લોકો એટલો ફેરફાર કરે અને પાછા આપડા જૂનામાં કેટલાક આમ આપડે ડાયા એટલે એ તો સુધારો કરે જ નહીં જૂના હો નવા કરે વચમાં કોક કરે બાકી ઓલા તો કરે જ નહીં આપડે બરાબર જવાય મોહિનભાઈ ગાયો ને તો વાત સમજાવી સારી વાત છે આમાં લેવા નવામાં કેટલાક હું દેખું ખરેખર દૈવી હોય પણ આવડા વચલા ને બગાડી નાખે એનું આમ ચિંતામાં ઉપયોગી આપે જ્ઞાન એ હારું કોક આપવું હોય કઈ આવું ના નહીં હાલ્યા જાય તો ઊંધું કરી નાખ્યા જાય આવડા હું તો પશુ જ કહું અરે માણસ માણસ હોય બીજા સ્વામિનારાયણ એટલું ન બોલાય બોલાય અને જ્ઞાની થઈ ગયા એટલે બસ થઈ ગયું જ્ઞાન આવે એટલે અજ્ઞાન રહી સ્વામિનારાયણ હાલો જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાન નું મહાત્મા સમજતા હતા તો પોતાને કઈ ડાપણ નું માન ન રહી અને ગોપીઓના ચરણ ની રજને પામવાની ઈચ્છા અને વૃક્ષ વેલી નો અવતાર માગ્યો એમ જે એવા મોટા ભગવાન જેના માર્ગ ને વેદ ની શ્રુતિ ખોળે છે તે ભગવાન ને વિશે એ ગોપીઓ ને અતિશય પ્રીતિ ભાળી તેમ એવા ભગવાન ના સંત હોય તેને આગળ માન કેમ રહે શું પ્રીતિ ભાળી બોલો બોલો સુપ્રીત આ વિચાર આપણે કરતા જ નથી કઈ ગોપીઓમાં હું ના પ્રેમ તો ભગવાન માં અસાધારણ પ્રેમ હતો ને એ તો બોલે આપણે શું પ્રેમ અભિમાન બધું ઓગળી ગયું શરીર માં ઓગળી ગયું ભગવાન માં સલીનતા એને દેખી કેને પણ વિકર્ષણ દેખી શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે વિહાર કરે વિહાર કરે એટલે શૃંગાર ભાવ થયો શૃંગાર ભાવ જન્મ્યો પણ ઈ ભાવ કેને મળી ગયો ઉદ્ધવજી ગોપિયું ને હતો એ ઉદ્ધવજી દેખતા એટલે એ લીલામાં એને શંકા નો આપણે આપણું જરા ધાયું મગડાય ત્યાં હું આપણે થાય ઓગળે કઈ બળે નહીં ભણવા મળી જાય શેમાં એ તો બળે જ છે ને જગત આખાનું બળી આમ બળી જવું છે એ યાદીમાં ન આવે સાચી યાદીમાં આવે ખબર માલી ભર્યું છે પોતામાં દોષ પડ્યા છે એ બીજામાં કરશે ઉતરો તો દેખાય જો એ બળી ગયા હોય તો ઓલાને દેખતો નથી મારા ભાવ ને કહેવાનો કે અમને મને મહેનત જ આપો તેને આગળ તો દાતા નું દાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે છે મારા મોટા ભાગ્ય થયા છે એવા સંતનો હું તિરસ્કાર થઉં છું નહી તો પ્રારબ્ધ વશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત આ બધા હોય ને ક્યાં બધા જગત આખા પણ એને અડી ગયું એટલે દેખાતું નથી અડી ગયું એટલે દેખાતું કોઈને ન દેખાય ગ્રસ્ત ને ન દેખાય એ તો બહુ અણબનાવ થાય કઈ કહે છે મારું ઘરે આવું છે આવું કોઈ ન બીજો દેખતો હોય આને માં હું કામ એને મૂકે માં આને શા માટે મૂકે ગ્રહસ્થ દ્રષ્ટાંત સાચું હોય તો મૂકે ખોટું હોય તો મૂકે એમ જ હોય ત્યારે એમ એ આપણને વિચાર આવે એ વિચાર ક્યાં આપણું કયું કરે એમ કેતા છે આ બધા ભગવાન વરવા આવ્યા અને આપણે અંતર કરી એમાં એમાં નથી કઈ નથી કઈ થાય એવું નથી

પણ રગડતા રગડતા કોઈ આ પ્રમાણે રહેશો તો જો એમ નહીં આ તો મારા કન્યા એટલે જાણે કલ્યાણ થઈ ગયું થઈ ગયું એ આવડે ને મહિમા કેવો એટલે એ બિચારા ફીર્યા કરે અને આપણું કામ થતું આવે ઈશ્વર ને ગ્રહી ક્યાં આવે ગોવિંદભાઈ ઠીક થઈ ગયા ક્યાં બોલ્યું અને આને શું કઈ મારા મારે કઈ દુશ્મન આવડ છે મને એમ થાય આટલું બધું છોડીને અહીંયા આવ્યો અને હજી બગુડા રસ્તે કઈ વિચાર ન કરે તો એમ નુકસાની તો ખરી ને એટલા માટે આપડે કઈ કરવું હોય કરે ન કરવું કઈ નઈ મારે ક્યાં કેટલા દાડા છે સ્વામિનારાયણ એટલું કરી કરીને થાકીને છેલ્લે દાડે દોરાઈ કર્યા એ ભાઈ આ પ્રમાણે રહેજો ગોપાલ સ્વામી નું કહ્યું કરજો હું રાડ્યું મારું કોણ આપડે કોણ આપડે સાંભળે એના મનજી એની હારે નક્કી ઠરાવ છે એ કે એમ કરવાનું એ કોઈ વિચાર હજી ત્રાસ આમાં થાય નથી જન્મ મરણ માંથી જે બી થાકે ને એ બી આ મુકાય તો આનંદ કરશું ત્યાં જવું હજી કોઈ થાય નથી હો અહીંયા થાકે તો બોલે ને કોઈ રે ઉગારો મને કાઢે તો એનું ગોઠવેલું નક્કી રહેશું આપણે ઊંઘી ગયા આ સમજણ હતું કમ છો તમે બધા ખોટા છો એમ નથી એટલા માટે આપણે આટલી સેવા કરી બોલો કે કરીએ એટલે એના અભિમાન માં બિચારા જીવે પણ થયું છે કેટલું આવવા જેવું તથા મા બાપ ના તથા રાજા ના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધ વશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોજ ખોદીને ખાવી પડત ખાધી મેં ખાધી તો લાગે ગામડામાં શાકે ન મળતા કોક ને વાડીએ પાણી હોય તો ખરખોટા ત્યાં હોય ત્યારે સાધુ કે કાંઈ નહીં તમે વાડીએ ખરખોડી છે કાંઈ ધ્રુવ ખાતા દેખ્યા છે એવો કાળ હતો હદ હદી ગયો ક્યાંય પાણી ન મળે કોક ને વાડીએ હોય એ બિચારો જરાક લીલું કર્યો તો ધોરીઓ હોય ને કાંઠે ધરો હોય એક વખત મને ખબર છે હું ત્યાં ઉભો હતો ભાઈ આવી છોકરું તેડી ત્યાં મુતેરા હતા એને તો ભાઈ આ ધોરીએ બેહવા દેશ કે શું કરશો છોકરા ને જરા કુણી કુણી આ ધોરો ખમારું હું થોડીક ખમશે હું હતો નાનો પણ સમજણો હતો એટલે આમ મને બહુ ખસી તો વિચાર કરો દોડીની ભાજી ખાવી પડત તથા મોજ ને ખાવી પડત મોજ દેખી ખાવા મળતું હોય ઓલા કર્મ માં તો હું લખ્યું તો ગયું પણ હજુ મળે છે એટલું સારું ને એમ મહિમા અને પ્રારબ્ધ વશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચીતરા પહેરવા પડે તે કરતા આ સંત ને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારા મોટા ભાગ્ય છે અને સંત ની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંત નો અવગુણ લે છે ત્યારે એને સંત ની મોટપ જાણ્યામાં આવી નથી નહી તો અવગુણ લેત નહી જેમ મુંબઈ નો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર આદર કોઈ ન કરે ત્યારે કઈ એને ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે ને કઈ તેનો તેને ગાળ દીધાનું મન થાય છે દેશ માત્ર પણ થતું નથી શા માટે જે એ ઇંગ્રેજ ની મોટાઈ જાણી છે જે એ તો તમારે અનુભવ થાય જોયા નથી ઇંગ્રેજ અંગ્રેજો ને તો કોઈ જોયા નથી અંગ્રેજ જે મોટા હોય જો આપડા મંદિર માં તો જાડેજા સાહેબ આવે એને કેવી મોટા જાણીતી સાધુ કમાડ ઠાકોર છે સાધુ ને આઠે નહી એને પાછું સરકારી નિયમ પ્રમાણે ભંગીને આરે ખાવું જોઈએ તો આપણે મોટું કેટલી જાણીએ એને બોલાવ્યા છે ને પાછા જો એમને જ્ઞાન નાયા વિના ઘનશ્યામ મહારાજ ને પૂછેલા છે ના પાડી ત્યાં નો જવાય આપણે હો આપણે એને પોતે જ જાણીએ આપણે કરતા એને મોટા જાણ્યા થયું ને મેળ મેળવ્યો જે એ મોટા એ જાણી છે એવું જાણીને ધોખો થાય નહીં આટલા બધા ભેગા છે મોટેરા કોઈ ના ને આવે ને એટલે ઘનશ્યામ મહારાજ તો કોઈ ગણતરી ના નહીં ગણતરી ના કોઈને તર્ક આવ્યો હોય તો બોલી શકતા ન હોય એમાં હોય ભોગ હોય હોય આપણે સમજવા જવું તો આ તમે બધા ભેળા છો તો મતલબ જાણો કોઈ કોઈ એ વ્યવહાર રાખવા ન બોલો એક હજી અક્ષરધામ માં જવું છે ઘડતર કરવું છે એનું ઘડતર કરવું છે એમ કહ્યું છે અને જો સંત ની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંત નો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં માટે જેને ભગવાન નું અને સંત નું મહાત્મા સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં એટલે વચનામૃત એવી રીતે લોયા નું સત્તરમું વચન સત્તરમું ને વાંચવું જોઈએ કોક ને વંચાવવું જોઈએ તમે વંચાવો નાના સાધુઓ સ્કૂલ ઉઠી ગઈ સ્કૂલ એને જ્ઞાન ક્યાંથી થાય પછી તમે કોઈક દેશે દો એટલે નહી મળી ત્યાં પાડી દે એટલે તમે હાવ વાળી દે પછી નક્ષર સામે આવું આવું વાળી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્યોતેર ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિ ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્ત ના દરબાર માં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ભેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ભેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષ ની રાતી દગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ ની તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી તે સમયમાં સંધ્યા આરતી થઈ તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાવો પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો એમ કહીને બોલ્યા છે ભગવાન નો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે તે નિશ્ચય ની વાર્તા અતિ અટપટી છે એમાં આપણે કેમ રહેવું એની વાત હવે ભગવાન ને તેમ સમજવા એની આ આવે હવે ભગવાન ને તેમ સમજવા એની આ આવે ભગવાન નો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે તે નિશ્ચય ની વાત અતિ અટપટી છે હેલી છે કઠણ માની લીધી હોય એની માની તો લીધી ને એટલે હેલી થઈ ગઈ ને આપણી આખી રાજમાં પૂછતો અને તમે અહીંયા બેઠા છો એમાં પૂછી લો કોઈને એને કઈ માલિકા એમ થાય છે ખરું સમજણમાં ફેરવશે તો માં ફેરવશે તો આપણે સમજણ પાછી કરવી તમે બધા આમ તૈયાર થઈ બેસી ગયા સમજણ માં ફેરવું એવું ખરું એટલે નવા આવે એ એવું રીતે એને કઈ ઉધડક નહીં લ્યો આ તો થઈ ગયું આપણું કામ કર્યું આવ હેલું કારણ કે તમે હેલું કરીને બેસી ગયા કે ઓલા હેલું કરીને ન બેસ તમારે જ મલકા પીક રાખવી નહીં મરવું આપડે આ કાચું આવડાય બિચારા કાચા રહે એમ દયા તો આવવી જોઈએ ને હવે છે બરાબર દયા બોલો હાલો નિશ્ચય ભગવાન નો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે મહાકઠણ શું એમાં કઈ કરવો પડે કઈ દેવું પડતું નથી તોય કઠણ કહી લો ધાણા બાણા કરવા હોય કે ચાંદ્રાયણ કરવા હોય તો એ તો કઠણ પડે વર્તવાની વાત આવી નિશ્ચયમાં કઈ વર્તવાનું નથી બોલવાનું છે બોલવાનું ને બોલવાનું થોડું પછી બોલવાનું નકરું બોલવા થોડું પતી જાય બોલે જ છે ને મારી પા નિશ્ચય થઈ જવું નો દાણો હોય ઉત્તમ ઘઉં કહેવાય પણ ના મળે એ નિશ્ચિત થઈ ગયો આ બધું ભગવાન સંબંધી વાત આવે ને બધા એને થઈ ગયો કોઈ અધૂરો નથી કોઈ કે મને નિશ્ચય નથી અને મારા ગાંધીયાત પણ એ ગરીબમાં નિશ્ચય થતો નથી એને આપણે ગોઠવી રહીશું આપણે નિશ્ચિત થઈ ગયો બરાબર માટે કહેતા બીક લાગે છે આ ભગવાન ને તમારો વિશ્વાસ નતો માર્યો તો હોય ક્યાંક મારે તો શું જાણીએ શું જાણીએ એ વાત કરીએ અને તેમાંથી કોઈ ને અવળું પડે અને તેને જે પોતાનો પોતાના અંગ ની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો એ મૂળગે થી જાય બરાબર તમે મંડો કેવા તો મૂળગે થી જાય આપડે કરી છે બધું એવું એને જીવનું કોઈ રીતે કલ્યાણ કરવું એટલે ખરું ઘી બીજી રીતે સમજાવી એ ખરી રીતે તમને કહું આ ગુરુકુળ કરવાની મારે કઈ જરૂરી કોઈ મને રોટલા ન મળે એમને મને ખાવાનું ન મળે એટલે ખાવા હતું ભેરું હવે કોણ સમજે તમે હું એકલો સમજતો તો કોક જીવ આ દ્વારે ભગવાન ઓળખશે તો એનું કલ્યાણ થાય છે ઘણા મંદિરોમાં ભગવાન બિરાજે આપણે ના ન કહી પણ શાસ્ત્ર માં લખ્યું કે આવા પુરુષ જો સેવા કરતા હોય તો હું ત્યાં છું હવે આવડા ને દિવાલો ચણાણી એટલે ભગવાન બોલાય જ દિવસ અને બેઠો જ દિવાલમાં આ કરી દે એક વિચાર કરો શાસ્ત્ર કોઈ આપાડે એટલે આવડા ને રોટલા રળવાનો ધંધો થઈ ગયો એટલે મહિમા મથુરામાં જાવ લ્યો યમુનાજી નો મહિમા પૂજા ભાઈ કેવા પંડા જોવા કેવો ખાય અને જરાક તમે કાંટો ગુબે પૂગે મારી સંકલ્પ કરાવો ઓલો મરણ સારા તો અદિષ્ટિ હો યમુનાજી ને ભરાય તો લે ગાયું મંડે દેવાનું જયારે જરાક સંકલ્પ કરાયો તો નવાનો દક્ષિણા લાવી પરાણી દે મારી હવે આવડા ને નિષ્ઠા છે એટલે બીજા લોકો નાવું તો છે જો આપડી વાહે ફરી વળ્યા હતા નહીં છે બિલકુલ નહીં નાવાનો દઈ માનું છૂટ્યા હતા આ તો એની વાતું નથી કરવી આપણે કલ્યાણ નો ઇજારો રાખીને બેઠા છીએ ને આ થોડોક વિચાર કરવા જેવો છે અને દરેક ને ગોખાઈ ગયું જ્યાં ભગવાન બેઠો થયો પોતાના અંગ દ્રઢતા કરી હોય તમારે એટલું ન ગમે વાંકું ન બનશો હવે જેને જમાડવાનું વાંકું બોલે એટલું તમારે ન ગમે નવો કહો તમે તમારે ભગત રહ્યો તમારો એટલે તમે બોલો બોલો આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળ ગેથી જાય અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી મારા જ છો ખામી હોય ત્યાં લગી કલ્યાણ નો અને છે બીક લાગે શું સમજીએ સવળું સમજે કવળું કોને બીક લાગે ભગવાન ને બીક લાગે એવું કઈ બોલાય જ નહીં ઈ જે કરતો હોય બરાબર કે એટલે આપણે એને બરાબર કહીને તો હવે સમજી ગયા બોલો અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ રીતે કહીએ છે એ રીતે હવું ન સમજે તો દૂષણ પાછા બહુ આવે છે જગતમાં હાચું કેવા જાવ એને હાચું સમજનારા કેટલા અને પાછું ઓલાનું ભજન કરો હા હું સાંભળ્યું એને જ કહ્યું તું એને જ કહ્યું તું એને એટલે ભજન એને કરવાનું પાછું અને પોતાના મનના ભાવો વ્યક્ત કરવાના નામ લેવાનું અને પાછા આવું જાણે કે હું દાયો એટલે પૂરું સમજ્યું આ શ્રીજી મહારાજ બી જો બોલો અને આ વાત સમજે નહીં ક્યાં લગન તેના માં પણ કાચબ ઘણી રહે ઘણી રહે એ સારું વાત કરીએ છીએ જે ભગવાને વરાહ નો દેહ ધાર્યો તે ભૂંડ નું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયંકર રૂપ હતું તથા વામન અવતાર ધાર્યો ત્યારે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેળ ઝીંગી ને શરીર ધીંગું એવા ટુકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા અને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપ નું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તેને ભગવાનના તે ધ્યાન કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે તેમાં જે વરાહ ને મળ્યા તે શું ધામ ને વિશે ભગવાન ને વરાહ રૂપ જ દેખે છે અને મત્સ્યજી ને મળ્યા તે શું ધામ ને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે અને કુર્મ ને મળ્યા તે શું ધામ ને વિશે કુર્મ રૂપ જ દેખે છે અને નૃસિંહ ને મળ્યા તે શું ધામ ને વિશે નૃસિંહ રૂપ જ દેખે છે અને હરિગ્રીવ ને મળ્યા તે શું ધામ ને વિશે ઘોડા રૂપ જ દેખે છે અને જેને વરાહ ને પતિ ભાવે ભજ્યા તે ભૂંડણ થઈ અને સખા ભાવે ભજા તે ભૂંડ થયો અને મત્સ્યને પતિ ભાવે ભજા તે થઈ અને સખા સખા ભાવે ભજા તે થયો અને કુર્મ ને પતિ ભાવે ભજા તે શું થઈ અને સખા ભાવે ભજા તે થયો અને નૃસિંહ પતિ ભાવે ભજા તે સિંહણ થઈ અને સખા ભાવે ભજા તે સિંહ થયો અને હયગ્રીવ પતિ ભાવે ભજા તે શું ઘોડી થઈ અને સખાબાએ ભજ્યા તે શું ઘોડો થયો માટે જો ભગવાન નું મૂળ રૂપ વારાહાદિક જેવું જ હોય તો તો તે ભગવાન તો તો તે અવતાર ના તેના ધ્યાને કરીને તદાકાર પણ થાય ત્યારે તો કહ્યું તેમ થયું જોઈએ પણ એ વાત એમ નથી ત્યારે તમે કહેશો જે તે ભગવાન નું રૂપ કેવું છે તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે અને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમ ને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે અને કોટી કામદેવ ને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડ ના પતિ છે રાજા ધીરાજ છે સર્વના નિયંતા છે સર્વના અંતર્યામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે અને જેના સુખ ની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનો સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષય ના સુખ તે ભગવાન ની મૂર્તિ ના સુખ આગળ તુચ્છ થઈ જાય છે એવું એ ભગવાન નું સ્વરૂપ છે તે સ્વરૂપ મહારાજે આવા સ્વરૂપ ધારણ કર્યા સ્વરૂપ ધારણ કર્યા એ તો સ્વરૂપ ધારણ કર્યું કાર્ય નિમિત્ત કોને જોવે એના જે ઉપાસક છે એના જે મનુષ્ય મત્સ્ય આવ્યા ભગવાન ત્યારે સત્યરૂપ રાજાએ પ્રાર્થના કરી એને ઓલા દેખાઈ ગયા જેની કોક મહિના છે એ એને માટલામાં દેખાણ એટલે એ માટલું નથી એમ માની ઉપાસના કરી છે મારો એ વાલો આ રૂપે આવ્યા છે એટલે એ ઓલા સ્વરૂપે ઉપાસના થઈ એમ મહારાજ કેવડાવતા માનતા હોય એટલે માછના રૂપે કોને દેખી જાય ભાવ તો એ જ છે ભાવ એવો દેખાય છે એ કાર્ય નિમિત્ત નું એ સ્વરૂપ છે એમાં એ જે ભગવાન નું સ્વરૂપ મૂળ છે એને આધારે કે એ ભગવાન આમાં રહ્યા છે યાદ રહ્યું ભગવાન ને અતિ સુખમય જાણે તો જગત માં પછી એને સુખ ક્યાંય ભગવાન ના બે સ્વરૂપ હોય એક તો એમ કે દિવ્ય દિવ્ય પછી આગળ તો તમે હું ભગવાન ના સ્વરૂપ માં એ સમજણ આવે ત્યારે એને અનંત કોટી બ્રહ્માંડ ના પંચ વિષય ના સુખ છે એ અતિશય તુચ્છ થઈ જાય તે ભગવાન નું સ્વરૂપ કેવું છે તો કહીએ છીએ ભગવાન તો સચિદાનંદ રૂપ છે ને તેજોભાઈ મૂર્તિ છે અને જેના એક એક રોમ ને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે અને કોટી કામદેવ ને પણ લજ્જા પમાડે એવા એ ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડ ના પતિ છે રાજા ધીરાજ છે સર્વના નિયંતા છે સર્વના અંતર્યામી છે અને અતિશય સુખ સ્વરૂપ છે અને જેના સુખ ની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આલોક પરલોક સંબંધી જે પંચ સુખ તે ભગવાન ની મૂર્તિ ના સુખ આગળ તુચ્છ થઈ જાય છે એવું ભગવાન નું સ્વરૂપ છે બરાબર ને નથી સમજતા એ તો સમજતા નથી એમ કેવાય સુખ થઈ જાય પંચ વિષય નું સુખ બોલ્યા કરે જ્ઞાની માત્ર એવા આ બોલ્યા કરે એ શબ્દો બોલ્યા કરે અને માલિકા ન હોય એટલે હું શબ્દ બોલવા માંડો ને આ લખાઈ ગયું કરું ને એટલે બોલવા માંડો ને થઈ ગયું ભણવા તો અવડાતું થઈ થઈ જવું છે ને એમ એ તેમાં એટલે આ જ્ઞાન માર્ગ છે ને એ તો ત્યારે મારી બાપા છે ને ત્યાર પછી થાય અને આ બધું ગોખાઈ ગયું જગત આખા ને એ કઈ આપણું રોજું ન રોકાય કોઈ નું રોજું ન રોકાય આપડે જ્યાં ભૂલ્યા હોય સમજાણું હોય તો જો તુચ્છ ક્યારે થાય તો આવું સમજાય તો આટલો ટૂંકો અર્થ છે એ પેલા શબ્દો થી જ સમજવું પડે અને પછી સ્થિતિમાં જાય માલિબા તપાસ મારે કેટલો અભાવ થયો ત્યાર પછી બોલે ન થાય કાંઈ આ બોલવાનું સાંભળવાનું આ જે મળ્યું છે ને એ જ મહદ ભાગ્ય છે તમે જાઓ જ્યાં કથા પારાયણ મોટ મોરારજી બાપુ તો બહુ જ કરે ખરું એટલે આ તો થઈ જાય બધું ના એ કાલે છાપામાં હતો એને ચાર વર્ણ વ્યવસ્થા કરી અત્યારની અને આવડા વાંચી ચાર પ્રકારની બ્રાહ્મણ બ્રાહ્મણ બીજા બ્રાહ્મણ ઠરાવ્યા વૈશ ઠરાવ્યા શુદ્ર ઠરાવ્યા અને આ બધી પ્રજા હો હો હો સંધ્યાભાઈ કરવાથી કઈ બ્રાહ્મણ નથી આ કરવાથી બ્રાહ્મણ કહેવાય આ દુનિયા લ્યો એને આવું માને ને બોલીએ તો દુઃખ લાગે એટલે બોલાય નહીં બોલાય અને દુનિયા તો એક ઉપડવી જે કઈ તરફ જાય છે કોઈ કોઈને પૂછતો નથી કલ્યાણ નો માર્ગ શું કેવાય કા આ પારાયણ કરે એટલે કલ્યાણ થઈ જાય એમ એને વિશે ખોટા થઈ જાય ને બધા ઉપરથી મોડતા વૃક્ષ એને પત્ર લાભે લક્ષ થાય એવું એ કરતા તો આવડો હારો કે પાંદડા નવા તો ન આવે પણ હાલો લેવાય નથી બહુ વિવેચન કરવું થઈ થઈ ગયો ક્યાં થઈ સારા હાથ તમારી વચાન તો લાંબુ છે પછી ભગવાન ઉભી તો ના એમ ખપ પણ એનો કોઈનો વાંકે નથી આ બધું કામે આવવું જોઈએ આમ પણ આમાં ડાપણ આવી જાય છે ને કે હું હવે ડાયો હા એના તોફાન ઉપડે પણ યાદવીના રે નહીં હવે હવે બધા નાના મોટા ને આપડે સમજાય બરાબર અમે પણ એવું સંભળાતો નથી હો કઈ એ તો અહીંયામાં કેટલીક શાંતિ છે તઈ બોલાય નહીં તો એ ઉદ્યોગ કહેવાય એમ તો દૈવી છે હારા છે પણ આગળ વધારવા ત્યાં જ્યાં બેસી રાખવા ત્યાં બેઠા છે ત્યાં જ્યાં બેઠા રહેશે આગળ વધશે જ નહીં વધવું પડે વધવું પડે એ અમને ભણતા તેની ખબર છે નાની ઉંમર નો ભણી રહ્યો અથવા હારું ભણ્યો પછી આ સમાજ સમાજમાં તો કથા કરે એટલે બહુ કહેવાય એ ની વાતો હતી હું મારો વારો આવ્યો હતો કહું તમે વાંચો ને સંગ્રામ પણ હું ક્યાં એટલું એમ ભણ્યો છું તો નાના તમે સારું બોલશો મને તેની કથા કરાવશો ને તો આગળ નહીં વધે એ બતાવી આ ડુંગું ગયું ને આપડે થઈ એવું મેં સાંભળ્યું ને મનમાં થયું કે હાથું આપડે એમ નથી કરવું આપડે ડુંગું આવવા દેવું નથી હો મને આવા સાંભળવું થાય કથા કરી નાનલા સ્વામી હતા રાજી એ બહુ થયા સભાઈ રાજી થાય બાપાલાલ ભાઈ એ ત્યાં આવેલા એ બધું બરાબર સ્વામી ઓળમાં બધાને કઈ પૂજા ગોઠવેલી પૂજા થઈ ધોતિયા ને તુમડા પથ્થર સાધુ તુમડા પથ્થર આપતા સભામાં ડગલો થાય છે એમાં સ્વામી એ પોતે મને પ્રસાદી ની વસ્તુ આપી પછી મેં કહ્યું આમાં જો ને તો સમાસની કહેવાય આપણે કોઈ વસ્તુમાં પ્રીતિ બાંધીએ ને તો બરાબર નહીં એ ઘાટ કર્યા કરું પછી થવાનો પ્રસાદી ની એટલી લઈ લીધી ને કુંભળે નો લીધા ને નો લીધા ને કાંઈ નો લીધા કેટલી પડી હતી એને નો લીધી લઈ આ પાછો નીચે ઉતર્યો તો સ્વામી દેખી ગયા દાદરા મોરાવો મોરાવો હાકર બહુ પડે હિમાણ બે મણ ત્યાં નીચે તેમાંથી ખોબો ભરી લ્યો પણ એનો આ ગોવિંદભાઈ પેઢી મોટું શરીર એટલે આવો ખોબો ભર્યો મને એ ખૂબ નહીં ઉગડું લ્યો ઉગડું લ્યો નાખ્યો અને રાજી આ દયા કૃપાનું ફળ જ્યાં આ કરતો ભણી બીજો કર્યો સ્વામી હવે હવે લ્યો નહીં કે પ્રસાદી કહેવાય લઈ લીધું આ કેવી મળે ને અંદર નો ઉમળકો છે ને જયારે ઉઘાડું થઈ હોય હાથમાં આવે તો કણી લઈને મોઢામાં નાખો હવે તો કીડી થઈ ગઈ કારણ કે પંચોતેર ની સાલ હતી હવે પીલા જેવી જરાક દેખાય ચેતના ને શેષીમાં છે હમણાં જ ઓલે પેલા ઉઘાડ્યો ગોળી પાણી નાખી મોઢામાં મનમાં થયું મેં સાધુ ને થોડી થોડી દહીં નું થોડું પણ ત્યાં બધા દાદા બહુ પુરુષ ના હાથ ની એની કિંમત છે આ કરતો દુનિયામાં ઘણી આવે ઘણી જાય અને રૂબરૂ રૂબરૂ રૂબરૂ આજ લાખો રૂપિયા મળ્યો તો ક્યાંથી પુરુષ ક્યાંથી કાઢવા રાજીપો ન મળે આવડા કથા કરે તો વખાણે આવો હું હજી વખાણતો નથી

તમે થોડા મારી માથા ઉપર પડી ગયા પડી આમ કે સાધુરામ તમે બહુ કથા હારી સંભળાવો છો કે એમ કરીને માથે હાથ મૂકીને આમ કરીને આમ અને હું પાછું તરત થઈ ગયો આમ કે આમ પણ યાર હૃદય ની ઊંડી વધે એને કોઈ આ લોક નું મમત નતો આ લોક નું કઈ નહીં આવડા સાધુ બેઠા છે મારી વાત કરવી એ દુઃખ આવડા બધા મારું ધોત્યું ધોવે મને જમાડે કરે ને અમને બધું દેખાય હું મારે માટે એને ક્યાં શીખવાડું નકમું અમને કરતા હોય સેવા પુરાણી સ્વામી ને કરી હોય પણ આંખ ક્યાંક હોય તરત ના તરત ખબર ન પડે નાનદા સ્વામી નું ધોયાવી કૃષ્ણદાસ સ્વામી નું ધોતી ધોયાવતો કોક સ્વામી બધું પહોંચી જતો ખબર ન પડે ચપળતાથી બધું હાલતું હોય તમારે જો અહીં બધા વાતો કરે ને નળ ની હાંકડ પડે નળ ની નાવાની અને હાંકડ પડે ઓલા અઢીસો માણસ ને નાવું અને ચાર નળ હતા શું એના કોઈ અવાજ નતો ફરતો હાંકડી પડે જગ્યાએ હાંકડ્યો એમાં એ ગુરુઓ ને નવારવા પડે પાછા ગુરુ ક્યાં નાયો ગંજી નહીં એ જો તમે એ નાયું કપડું બદલાયું તરત હાથ નાખી દેવો છે અને કપડું લઈ લઈ ધોવારી અને આવડા તો હું તમે નાય બાદ રખડતા હોય પછી હવે એની વેળે હો ઓલિયા જો તરત ન લીએ તો બીજો નાય તે ખૂંદી નાખે ને કાદવમાં માં નાખી દે સાધુ ને ઘણું પૂછો ઈ ચપળતા થી સેવા કરતા આને ચપળતા આવે ખેતી ખાવા બેઠા એ આંટો મારવા વૈયા છે અમારે એની રાહ જોવે હો પાછી